એ આવો આવો મારા ટાબરિયાઓ મારા નાનકડા નાનકડા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ વાહ આજે તો ધનવી અને રીવાન વાર્તા સાંભળવા આવ્યા છે આવો આવો ધાનવી રીવાન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે લોભી કૂતરો એક હતો કૂતરો એ સ્વભાવે બહુ લોભી લાલચું એને કંઈ ને કંઈ ખાવાનું મળતું પણ એનાથી એને સંતોષ ન થતો એટલો લાલચુ હતો એ તો એ વધુ ને વધુ સારું ખાવાનું મેળવવા ઈચ્છતો વળી એ અદેખો પણ હતો ભાઈ બીજાની પાસે સારી વસ્તુ જોઈને એને તો અદેખાઈ આવતી એ વસ્તુ પડાવી પડાવી લેવાની ઈચ્છા રાખતો એક દિવસની વાત છે ધનવીબેન તે દિવસે તેને ખાવાનું મળ્યું નહોતું કૂતરાને એ તો આખા દિવસનો ભૂખ્યો હતો ફરતો ફરતો ફરતો આ કૂતરો એક ઘર પાસે આવ્યો ઘરની પાછળ એક વાડો હતો કૂતરો આ વાડામાં દાખલ થયો એવામાં એક હાડકું એની નજરે પડ્યું હાડકું જોઈને એ તો રાજી રાજી થઈ ગયો ભાઈ તેણે હાડકું મોંમાં ઉઠાવી લીધું અને વાડામાંથી બહાર નીકળી ગયો તેને થયું કે જો હું ગામમાં જઈશ તો બીજા કૂતરાઓ આ હાડકું પડાવી લેશે માટે હાડકું લઈને હું ગામથી દૂર દૂર જતો રહીશ પછી એકલો એકલો નિરાતે હાડકું ખાઈશ આવું એણે વિચાર્યું આ હાડકું મેં મેળવું છે હું એ બીજાને કેમ આપું કૂતરો તો હાડકું મોંમાં લઈને ગામથી દૂર ચાલ્યો તેણે ઘર વટાવ્યા અને ખેતર વટાવ્યા અને એ તો દૂર વગડામાં જઈને ઊભો રહી ગયો હવે ગામ ઘણે દૂર દેખાતું હતું હો ભાઈ હવે કોઈ અહીં આવે તેમ નહોતું છતાં એ તો આગળ ને આગળ ચાલતો જ રહ્યો પેલું હાડકું તો હો તેના મોંમાં જ હતું ભાઈ રીવાનભાઈ આગળ જતા પાણીનો એક વેળો આવ્યો અને વેળામાં પાણી ખળખળ ખળખળ કરતું વહેતું હતું વેળો જરા ઊંડો હતો એના ઉપર એક લાકડાનો નાનો પુલ હતો એ પુલ જોઈને કૂતરાએ વિચાર કર્યો કે હું પુલ ઉપર થઈને પેલી બાજુ જઈશ પછી બીજો કૂતરો ત્યાં નહીં આવે પછી કોઈ કૂતરો આમાં ભાગ નહીં પડાવે આમ વિચારીને આ કૂતરો તો આગળ વધ્યો તે પેલા પુલ ઉપર આવ્યો અને પુલ ઉપરથી તે સામે પાર જવા લાગ્યો એ વખતે તેણે નીચે પાણીમાં જોયું તો વેળાનું જળ વેળાનું પાણી શાંત અને ચોખ્ખું હતું એકદમ નિર્મળ હતું એમાં એને બીજો કૂતરો દેખાયો ખરેખર તો તે તેનો પોતાનો જ પડછાયો હતો ભાઈ પાણી ચોખ્ખું હતું ને એટલે પડછાયાને તેણે બીજો કૂતરો માની લીધો કે આ તો બીજો કૂતરો છે તેને એ હાડકું પડાવી લેવાનું મન થયું હશે તો આગળ જતા એને એવો વિચાર આવ્યો એ તો પાણીમાંના કૂતરા તરફ જોઈ જ રહ્યો એના તરફ બરાબર છંછેડાયો તે તેના તરફ જોરથી ભસવા લાગ્યો કૂતરો પાણીમાં આમ તેમ જોવા લાગ્યો પણ હવે પેલો પડછાયો અલોપ થયો હતો ભાઈ તેથી ત્યાં બીજો કૂતરો ક્યાંથી મળે એને ન મળ્યો કૂતરો કે ન મળ્યું હાડકું ઉલટું એણે પોતાનું હાડકું એ ગુમાવ્યું ભસવા માંડ્યો એમાં હાડકું છૂટી ગયું કૂતરાને હવે ખૂબ પસ્તાવો થયો પણ હવે પસ્તાવો કરે શું વળે ભસવા માટે એણે પોતાનું મોં ખોલ્યું કે તરત જ એનું હાડકું પાણીમાં જઈને પડ્યું પણ પસ્તાવો કરે હવે શું વળે ભાઈ એ તો ઊંડા વેળામાંથી બહાર નીકળો અને વિલેમો એ ગામ તરફ વળ્યો નિરાશ થઈને જતા જતા વિચારતો હતો મેં લોભ ન કર્યો હોત મેં અદેખાઈ ન કરી હોત તો મારે મારું હાડકું ગુમાવવું ન પડત લો બોલો આ લોભ કર્યો એમાં હાડકું એ ગુમાવ્યું કૂતરા તો ધાનવી બેન રીવાનભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહેવાનો છું પાછો ભાઈ જલ્દી જલ્દી આવી જાજો આવજો